આ નથી ભાવતું ભાવ દાદા ભાવ તો ચાર્જ નહીં ડિસ્ચાર્જ જ છે જ છે દાદા ભાવ ચાર્જ ના કરે ભાવ ચાર્જ ના કરે દાદા ભાવ ચાર્જ ના કરે ભાવથી તો ચાર્જ થાય ને ભાવ માટે અહંકાર હોય ત્યારે સાચા ભાવ આવે ચાર્જ ભાવ આવે અહંકાર ગયા પછી ડિસ્ચાર્જ ભાવ એટલે મહાત્માઓ માટે બધા બધા ડિસ્ચાર્જ ભાવ છે બધા લોકો માટે તો બધા ભાવ ચાર્જ ભાવ દેવ ચાર્જ ને ડિસ્ચાર્જ બંને ઈચ્છા બંધ કરવાની ઈચ્છા ના કરવી ને ઈચ્છા બંધ એવું બને ખરું ખેલવા જેવું કદ બને છ મહિના ખેલાય બાર મહિના ખેલાય શું થાય <laughs> દાદા છે છેલ્લું આક્રમ આવ્યું ને એમાં એક જગ્યાએ એક પ્રશ્ન જવાબ માં તમે એમ કહ્યું કે નિશ્ચય તો નિશ્ચય થી જ પ્રાપ્ત થાય નિશ્ચય કરવો પડે એટલે પછી આપણે હવે શુદ્ધાત્મા નું આપણું લક્ષ છે શુદ્ધાત્મા નું લક્ષ છે એમ કે તો એના માટે નિશ્ચય કરવાનો એના માટે નિશ્ચય કરવો પડે હવે કઈ નહીં નહીં થઈ ગયેલો નિશ્ચય થઈ ગયો હા બીજી કઈ અડચણ હજુ નિશ્ચય કરવો પડે ધીરુબેન ક્યાં જોવું નિયમ તોડી નાખે દાદા પૂછો નિયમ તોડી નાખે નિયમ તો એનો આપે પણ નિયમમાં રસ ઉડાડી દે એટલે દુખે આપણે અડે નહીં અડે નહીં લાગે આવડે ગોળો પણ તે મોટો પથ્થર નો વાગવાનો ત્યારે બોલ વાગે કલર બોલ એવું થઈ જાય ક્યાં દાદા ભગવાનની વાત થાય દાદા પથ્થરો વાગે પણ એનો ઘા બોલ જેવો થાય એવું થાય ને ઘરમાં પથરો વાગવાનો તો પથરો જ વાગે આવડો પથરો હોય તે વાગવાનો હોય તેને બધા આવડો દડો વાગે એટલે ભેર પડી જાય ને આપણને દાદા

એ બરોબર પરવરદિગાર કોની કરામત છે કઈ લખે કઈ કોની કરામત ના પડે કરામત જ્ઞાન એટલે જાણે સાથી આવે એ કરામત છે નહીં તો બધા કે છે શાસ્ત્ર લખે ભગવાનની ઈચ્છા થઈ કરો કે છે ભગવાન રાસ લીલા રામલીલા કરી લીલા કરી તોફાન બધા ભગવાન તો ઉઠે નહી કોઈ મદદ ના કરે એ બધું તમારું પ્રાર્થ ઉઠે છે અરુણભાઈ પૂછે છે બ્રહ્મા એની ડ્યુટી મારશે કે પૃથ્વી શું સાચું હે બ્રહ્મા દાદા પાછી વાત લાવ્યા તો બહુ લાંબી વાત પેલી બ્રહ્માની એની કરો ને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ વાત કરી હતી ને કરી શંકર ભગવાન તેમ વિષ્ણુ ભગવાન અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ત્રણની પ્રગતિ થઈ હતી એ વાત સાચી મોહનભાઈ પૂછે છે કે આદ્ય શક્તિ માંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા હતા એ સાચી વાત એ તો રૂપક છે આ સાચી પણ તું તારી રીતે સમજે તું એમ કે માતાજી આ અંતે પેટે જન્મ લીધો શું કહ્યું પછી હસબન્ડ ફરી ગયો પણ માતાજીના એવું ના બોલીએ હા ને તો પાપ લાગે રૂપક વાપેલા પોતાની ભાષામાં ખોરાક પડે ને રૂપક રૂપક આપેલા આ પ્રકૃતિ ના આદેશ શક્તિ કે છે શું કે છે પ્રકૃતિ ને હા પ્રકૃતિ ના આદેશ શક્તિ માતાજી શક્તિની આવું બધું શબ્દ ફેરી બધી મારા મારી આપડે કઈ ચેવડો છે તો કઈ આવડો છે આપડે કઈ ચેવડો છે તો આવડો છે

અપભ્રંશ તો ક્યારે કહેવાય કે અમારતા સહકુટુંબ સહકુટુંબ નોતરું આપવાનું હોય છે સહકુટુંબ નોતરું હાથ પાડે ત્યારે સહકુટુંબ શબ્દ ને બદલે પ્રભવ થતો આકર્ષમ નોતરું આકર્ષમ આકર્ષમ એટલે અંદર નાના છોકરા થયા નથી કે હા કરતા એટલે સાકર જમવાનું ખરું ને એટલે આ બધું સાકર જમશે તે હજુ કદી ખબર નહીં પડતી આપણે હજુ પૂછે કે ના હા કરતા નહીં તો હવે આવે પછી બહુ વિચાર થયા સહકુટુંબ થયું સહકુટુંબ સહકુટુંબ નું હશે સહકુટુંબ સહકુટુંબ સહકુટુંબ સહકુટુંબ સહકુટુંબ સહકુટુંબ દાદા દાદા મારી એક બહેનપણી હતી ને તો સુરતીના ઘેરે ગઈ ને એક સુરતી ફ્રેન્ડ હતા મોટા તે પેલા બધા હા હા બોલે ને તે હિંગ ખાવા છો એમ પૂછવાના બદલે કે હિંગ ખાશો એટલે પેલી ના પાડી કે હિંગ તો કઈ ખાવાતી હશે હિંગ તો કઈ નાસ્તામાં ખવાય એટલે કે ના ના મારી નથી ખાવી પછી હિંગ લાવીને મૂકીને તો એ ખાવા માંડી એટલે કે તમે કેમ ના પાડતા ઉતારે કે હિંગ ખાતા હિંગ હિંગ ના બદલે કે હિંગ તમે હાથ સમજવું કહ્યું ને તેવું પુષ્પાબેન કે કે સુરતી ને ત્યાં ગયા હશે કોઈ એમના ફ્રેન્ડ સિંગ આપણે મગફળી આવે ને તેને સિંગ કે ને તો તેને બદલે તે બેન પૂછે કે હિંગ ખાવાના હિંગ હિંગ સમજી હા સિંગ બોલે હા મારા ગોળ અને ગોરાણી હોય છે હા એ બહુ હજુ એવું ગોરે હમસતા નથી પેલા આ જન્મને હમસતા નથી હા ખરી ખરી રીતે શું છે ગોર ગોરે નહીં પણ ગુરુ ને ગુરુણી છે માટે ગોળ કહેતા એમને પૈસા આપો ભાઈ એ બધું લઈ આવે ગોળવાની એટલે આ ગોળ ને એ બધું આપીએ એટલે ગોળ એ અમે આવું જોઈએ અને છોકરા શું કે લીધા પેલા ગોળ ને બોલી જાય છોકરો પાડી દે છોકરો એ તો પાંચ મિનિટ ઉભો રાખ્યો હોય ને તપવું પડે ને ક્રિકેટમાં જવાનું થયું હોય પછી મુંબઈ અલા ગોયડા દીકરા જ ગુરુ કહ્યું હોત તો તું પાછું બોલે અને બાકી જરા આ તો વાડિયા શું તો ઉકળતું હોય શું કહ્યું જાય અને મૂકેલું હોય અને આ તો ઉકળતું લોહી દીશું દીશું બોલે એટલે ગોળા નીકળ નીકળતો Thank બધા પાડીદા સારા હોય પણ અમારા છોકરા પાડીદા તો ફાવે એવું બોલે કારણ કે ચેક બધા પાસે નોંધો નાનો હોય ને કે એક લોટ કે દસ હજાર ચેક એટલે ભાઈ આ માલકું બધું ભેગા થઈ ગયા બધું જગી જાય બધું <laughs> થઈ જાય એમના ગમોમાં એવું રાતે ગમો કહેવાય બધા મૂળ એ મારા ગમોમાં જ હતા દાદા અમારા સુરત તરફ તો પહેલા પૈસા આપીને પરણવા પડતું છોકરીઓ મળતી જ નહીં તો સામા હવે જાણી એટલે દિમાગમાં હું કંઈક છું હું કઈશ ભાગ કરે છોકરા જમીન હોય એને છાપરું હોય એમાં કશું હોય નહીં સંસ્કાર ગામડા લોકો પૈસા આપે છે ધમકી નહીં હાલતા સંસ્કાર એ તો દાદા વિરોધાભાસ તમે તો સંસ્કાર અને એમ કે એને મા બાપ માગે તો વિરોધાભાસ સંસ્કાર કેવી રીતે સંસ્કાર એટલે બીજે વિનય વિનય બધું બહુ અમુક અમુક જાતના વિનય બહુ ગોળ કયો ગોળ કે એ અહંકારે ખરે જીવનું ગયા મગનભાઈ પટેલે ત્યાં એને હા મારી સાથે એક દિવસ બે કલાક દાદા બાબતે તમે આવ્યા પેલા મારી સાથે એક દિવસ બે કલાક સુધી ચાલેલી વાટાઘાટ બધી દાદા બાબતે હું ને ભીખુભાઈ ને ઘરના બધા ભીખુભાઈ ગયા કાલે ના એ તો ઈશ્વરભાઈ મામા ને ભીખુભાઈ સારા અંબાબેન ના ભાઈ હા એ તો નથી લાગે પડતા ભીખુભાઈ લાગે નહીં પડે એ કે મારા પ્રશ્નો પૂછાશે બધું પૂછાય எனக்குள்ள குச்சிக்குள்ள કઈ લાગે વાર લાગે લાગે વધુ ટાઈમ આવે તો લાગે પડે કુશલ મામા થાય બરાબર બરાબર કુશલ બહુ સારા માણસ સમજદાર માણસ એમને સમજણ પડી જાય પછી પામો ના પામો જુદી તે માણસ ને અહમ ખાઈ જાય છે દાદા એની સાથે બીજા બધા જતા બધા આવ્યો નહી આગળ કોણ મામી હતા બીજા એક બેન હતા પાછળ બેસી ગયા હા જાણકાર વધારે ને દાદા એ લોકો જાણકાર વધારે એટલે દાદા પાસે હતા ખબર નહીં અટકા કે શું થાય ખબર નહીં આવું હોય હું કહું છે બધા પાના છે પણ એવું હોય કેવી રીતે દાદા સામાન્ય વેહમાં હોય તે જ માણસો થઈ શકે અને પેલા વાળા ને કશો જ્ઞાન નથી હોતો તો બી લોકો પગે લાગે એ દુનિયા દુનિયા છે બોર્ડ ને નમસ્કાર કરે સાચા પુરુષ મળે નહીં એમને ભૂખા જે ભેગા ના કરે દાદા બહુ જમાનો ભેદ આપતા મને પૂછે વાંધો નહીં બહુ ભરેલું હતું ગુડ્સ ભર્યું ભાઈ હલકું ગુડ થઈ જાય પ્લેન જેવા ઉડે જ્યાં ક્યાં થશે પૂરી વાળી ભાગીદારી આપણે જવાના છે કદાચ કેટલી એક ત્રણ છે રૂમો રૂમ છે દાદા છે ચાલે ચાલ્યા છે કદાચ અમારે રિપેર કરવો પડતો નથી કરવું પડે તેમાં બી બહુ ઘણું માંગે રિપેર તે બી ઘણી જૂની પણ બની છે જૂની હોય તેમ તેમ ભરવાનું ઓછું છે જેમ ભરવાનું ઓછું છે જાય ને પણ અમારો એટલો ઓછો નથી થયેલો કારણ કે જ્યારે લીધી નહીં ત્યારે રીફાઇનાન્સ કરાવી પડેલી એટલે મારા ઓછો નથી એનું વ્યાજ બહુ ખાઈ જાય છે એટલે આમાં તને ત્યાં જ રહેલું છે રૂમ કેટલા બાકી એના હજી પચીસ વર્ષ બાકી છે જૂની જેવી થઈ જાય મેં લીધેલી ત્યાર ભણવાનું ને ભરવાનું આંખ ને નવ ટકાનો રિવાજ હતો દાદા દેડાળા મેં તેર ટકા લીધેલી કારણ કે અહીંયા ને અહીંયા પેલા ભીખુભાઈ ને બેસાડવાના હતા અને સંબંધમાં જ એટલે પછી લઈ રાખેલું અને એકવાર બોલાઈ ગયા પછી પાછું ફરી જવું તે બરાબર નહીં એટલા માટે પછી મેં લઈ લીધો પણ પૈસા ગુમાવ્યા નથી એમાં કોઈ કમાણી ઓછી થાય છે એકદમ મેં કારણ કે ભીખુભાઈ આવ્યો ને ત્યારે તબિયત ને બધું સારું નહીં હતું એનું અને હજુ પણ એવું જ છે એટલે પછી એને બેસાડવા માટે લેવું તો પડે ને ત્યારે પૈસા હતા નહીં <coughs> અમે જયારે બધા સિંગલ હતા ત્યારે બધા સાથે હતા બધા સાથે જ છે અમે માસીભાઈ હું ને ભીખુભાઈ માસીભાઈ દાદા બીજા ભીખુ આમ જેવું લાગે ભીખુભાઈ માસીભાઈ થાય મારા દાદા બીજા ભીખુ આમ વચ્ચે તમારે તો રહેતા નહીં જોઈ ને સાથે સારો સંબંધ વર્ષો સંબંધ સારો છે દાદા ના ઘણા ક્લોઝ અહીંયા ભીખુભાઈ છે ભાઈ અમારા માજી ને ભીખુભાઈ ના મધર સટકા મામા કોઈ ના બધા મૂકી નાખ્યા છોટુભાઈ હજુ પણ આવે છે દાદાજી આપણે ચુનીભાઈ ખરા ને ધીરુભાઈ ના સાડુ તો એમણે કાલે મને કહ્યું હતું કે મારે જે પૈસા આપવાના છે શિવના મંદિર માટે ની મૂર્તિ માટે તો હું દેશમાં આપું તો ચાલે કે કેમ મારી પાસે ત્યાં છે ભારતમાં આપે તો ચાલે કે કેમ હું ચાલશે વાંધો નહીં તમે દાદાને વાત કરી દેજો અને જેટલા રૂપિયા આપવાના એના આપણે અડસઠ ડોલર કરશું અને એટલું નોંધ અહીંયા કરી દેવાનું તમે આપ્યા પછી તો કે વાંધો નહીં તો તમને વાત કરવાના છે કાલે વાત કરી હતી મને આજે તેને ત્યાં પણ જવાનું છે દેખા

જમવાનું લઈ દે છે રમણભાઈ ત્યાં પેલા મારા ભાઈ છે બીજા લીધેલું છે લીધું લીધેલું છોકરાઓ નથી લીધું કારણ કે નાના છે ચુનીભાઈ ત્યાં જવાનું છે ગયા પછી પેલી છોકરી પેલા ભાઈ ની પ્રોબ્લેમ છે ને હોસ્પિટલમાં તમને પાંચ માટે લઈ જવાના છે તમે અને તે ભાઈ ને રામભાઈ ત્રણ જણા પરમિશન આપેલી છે તમને જોઈશું આવીશું સાથે પણ અંદર અંદર નહીં અંદર ક્ષેત્રે કદાચ અંદર બધાને નહીં જવા દે તમને એકલાને જવા દેશે અને એ છોકરાની માને જવા દેશે છોકરીને જતે ઇમોશનલ કોણ પેલી ને જન્મેલી ત્યાંથી જેવું છે પેલી પેલી બેનના કાગળ આપેલો તમને તે છોટો ભાઈના ભત્રીજા થાય બરાબર સાધન ત્યાં દેડસો રૂપિયા આપે છે બંધન કઈ વાંધો બે જણ ભેગા થઈને આપવાના હા ધીરુભાઈ ને બે ભેગા થઈને દસ એક હજાર ડોલર લગાવ્યા તમે પાંચ પાંચ હજાર ડોલર સાત સાત હજાર રૂપિયા ત્રીસ ત્રીસ હજાર દસ હજાર બે હજાર આપ્યા બે બધાનું પતી જાય કોઈ જાઓ ત્યારે કીધું પછી ગુરુ ગુણી દાડીને આપી દઉં લિસ્ટિંગ આપો મોટા અમુક ના આવે છે એને મોટા ભાઈ એને પૂછ્યા લોભ ની ગાંઠ બહુ લોભ ની ગાંઠ માણસ બહુ ઓછા માણસ લોભ ની ગાંઠ ના થાય દાદા ભયંકર દાદા અમુક વખતે દાદા નહીં છૂટે અમુક વખતે અમુક માણસો બિલકુલ છૂટતો જ નથી ના બહુ મોટી આપવા મળે એટલે પછી પૂછી બધી તો એમને આયાત કરે તો આ પવન વાવાઝોડું હોય બહાર તો બાયણા બધા બંધ કરી હું ના કહેતો એક જ બાયણું બંધ કરી દે અને આ બાયણું ખુલ્લું રાખે હવા જેટલી પહેરી પછી પહેર નહીં ને આટલું ખુલ્લું હોય તો બે એ લક્ષ્મીમાં આવું લક્ષ્મીમાં જો કે જવા જવા રસ્તો ના કરીએ ગોઠવી રાખીએ રોગ ગયા કરીએ તો પછી આ આવતી આ બંધ થઈ જાય એટલે પાછું બારી ખુલ્લું રાખવું પડે આની સાથે દુબોરી હિસાબ ગણેલો આની સાથે કાંઈ વાત કરીએ કે ચાર છોકરી ભણેલા નહીં મળે અમે આ બધું મળ્યું અક્કલ કરતા વધારે મળ્યું તો આપો જાણો વપરાય તો આપો સારા કામમાં આ બરાબર એ પોતાનું છે આપવાનું નથી લેવાનું છે આપી લેવાનો એ પાછું આપતો બહુ આ ગાય બહુ કરે તેના પાછું લઈએ છે હપ્તા આ લેવાનું છે હપ્તા એવું લાગે જેમ ખેતરમાં નાખીએ તે આપીએ છીએ ખેતરમાં ઘઉં નાખીએ કે આપીએ છીએ ના લેવા માટે દાદા લેવા માટે આમાં આ તો પોતાનું જોખમ જ નહીં વપરાઈ ગયા એ જો ફરી કોઈ આપવાનું નહીં લેવાનું વેપારમાં ખોટે મુદ્રા સચાવી ગયા તે ગયા દાદા પેલા આપતા સૂત્ર વાળું તમે મને કહેલો ને તે તમે લિમિટ બાંધી આપી તે મને બહુ ગમેલો ને આપણે અરુમન વાત નીકળી હતી કે આપતા પુત્રો ના મંદિર માટે આપણે પચાસ કે સો ડોલરની લિમિટ દર વર્ષે હમણાં આપ્યા કરશો વધારે નહીં તો એમ કે એ લિમિટ મને ગમી નહીં લિમિટ ના રાખે લોકોને તો લોકો દેરાસરમાં આપવાનું એ થઈ જાય પછી આપતો પુત્ર માટે દેરાસરમાં આપતો પછી દેરાસર આપતો પુત્ર નાખતો એ ના કહેવાય લોકો આ જાય એટલે ભેદ કરી દીધેલો જયારે આપવા અપાય આપણે બે વાર પછી ત્રણ વાર પાંચ વાર પછી અપાય અપાય છે પણ નિરાશન જરા એ મુખ્ય પહેલું હવે સમજ પડી રહ્યા એનું કામ અટકવું ના જોઈએ હવે સમજ પડી જેનું કામ આપતો પુત્ર અટકવાનું તમને બધા મળશે ને એમાંથી જ નીકળશે એ કઈ એ કઈ બહાર કહેવાનું બરોબર છે આપનારાને મળશે એમાં ભેદ વધારે ના બેટી આપે છે લેવાની ને હા દાદા આભાર વપરાયેલો એટલે એ થાય ને શું દાદા માટે નાસ્તો આવ્યો છે નાસ્તામાં શું છે તાજા પાત્રા છે અંબાબેને બનાવેલા મકાઈનો ચેવડો છે રોજ જે રોટલો વગાડે છે તે બીજી બધી દસ આઈટમ છે હવે જોઈએ દાદા કેટલી પકાવવા પ્રસાદ ખાવો તો આવો તમારા ભાઈઓ ચાર હજારના ચાર જાતના કેવડા કેવડો છે પાંચ ફૂટ છે આ પૈસા આપે તમે કોણ જુદું બંધાય પેલા પૈસા પ્રથમ ભગવાન માટે આપો ઘણી બહેનો ને એવું થતું છે ભાગ નથી આવતા દાદા એવું લાગે છે કે મારી પર કૃપા દ્રષ્ટિ નથી પડતી આખા ભાગ આખા ભાગ લાગે એવું આપણને લાગે દાદા દાદા યાદ ના નિરંતર દાદા રહ્યા તે આખા સાંભળ્યું હજુ પૂછી લે ખરાબ વિચાર આવતો નથી ને હવે કોઈ તો ક્યારે પધરામણી સવાર શનિવારે દાદા જ્ઞાન છે ને <laughs> અમારે ત્યાં તો નિરંતર રહેવાનું જ તમારે આ તો ખાલી ઉજગલ જશે તમે તો કાયમ છો એમ પટેલ હા એમ પટેલ જશે મારી ભૂલ થઈ ગયેલી દાદા એને લીધેલું દાદા એને ગુચવાળો હતો ઘણા ને એવો ગુચવાળો કાલે મેં તમને કહ્યું તું કે પેલા એમને ગુરુ મહારાજ ની અંદર જતા હતા એટલે બધાને મગજ ની અંદર ગૂંચવાળાઓ થાય વળગણ હતી ચોખટ હા એટલે વાંધો નહીં પણ હું તો કહેતો હતો પણ તમારા પુસ્તકો વાંચીને એને ખબર હતી પણ છૂટાય નહીં એટલું જલ્દી બધાથી નથી છૂટાતો એ બધા બે ત્રણ જણા હતા એવા હતા પેલા ગુરુ મહારાજ માં હતા ને એ મંગુભાઈ એમના વાઈફ અને પેલા સવિતાબેન ને પેલા દિવસે જ્ઞાન લઈ ગયા તેની સાથે પણ મારે વાતચીત થયેલી બાવર માં મગુ તે તમારા રાખવાના વાંધો નથી દાડા ગુરુ નથી થતા એટલે પેલા દિવસે જ્ઞાન લઈ ગયેલા એ લોકો સવિતાબેન પણ લઈ ગયેલા <laughs> નવી જાતનું એ છે તે કરવાનું કઈ નહીં તમારે પોતાની ભજના કરવાની ને <laughs> કાકા તમે જો બેસે ને તો તમે જરૂર જ્ઞાન લેવા જો કે ગાયું નથી રહેતું તમારે કઈ કરવાનું છે મને એની

કે દાદા અહીંયા હોય અને આપણે પછી બીજું કામ કરવા જવું પડે દુકાને જવું પડે અને દાદા પાસે ના રહેવાય તો એ શું પુણ્ય ઓછું પડે છે એટલે ભાઈ લોકોને બતાવી નાખવું છે ભાઈ છે નથી લોકો કઈ જાય દુકાન પર ધ્યાન નહીં આપતા લોકો ધ્યાન ના કે ફરજિયાત

એટલે આપણે પુણ્ય ઓછું પડે છે એવું નહીં માનવાનું આયોજન ની વાત છે તમને સમય મળતો હોય ના આવો તે વાત લાભ ના લો બાકી કામ હતું વિકાસ કરવો જ પડે વ્રત કર્યા વગર અહીંયા કરતા હોય દાદા માં ધ્યાન એવું કે લોકો મગજ બગડી ગયું કે મોટલું ધ્યાન આપી દઈએ કે ના સરસ લોકો ગયા વ્યવસ્થિત તો ન્યાય આપવો પડે દાદા જોઈએ ચાલે જ્ઞાન એટલે કેવાનું કે વ્યવહાર શુદ્ધ રાખ્યા વગર ચાલે આપડે આપડે વ્યવહાર કોઈ પતાવ્યો હોય

મનના મેળ તનના એ તમે કે રે કોઈ નીકળી જશે પછી તો મુખ થશે ને બીજી બધી બળતા કે શાંતાબેન પૂછે નો નિકાલ પતી જાય ને મેરે રહે જ તેનો દુરુપયોગ કરો એ તો આવી ભૂલ નથી બરોબર અગર તો પુરસાદ નથી પુરસાદ કરવો જોઈએ નવરાશ મળી એટલે દોડધામ કરીને ગમે તેમ કરીને અહીં આવતો બરોબર આવે મંગો નહીં ખાય મંગો ખાઈ ગયા પહેલી વાર બોલ્યા આવતા તમને કે પાછળ બોલાય બોલ બોલ પણ મંગુભાઈ તો ખરેખર બરાબર પૂછ્યા છે ટાઈમ જ છે બીજું મારી પાસે તમારા માટે આવવાનો ટાઈમ જ ટાઈમ છે કઈ રહ્યું જ નથી પુણ્ય એમની પાસે પુણ્ય જેવું કઈ નહીં પણ હા હોય તો જ ને ના اولادنا اولادنا كنت يلا ان كرسي لعبنا كرسي નથી આગળ બરાબર હાથ નથી રાખો દાદા પુષ્પાબેન કે આપણે બીજું શું કે એમના જોડે તો ટાઈમ જ ટાઈમ છે તો મને એમ થાય કે આપણે દાદાની સાથે ફરીએ તો પછી હું કહું પ્રોગ્રામમાં તમે નથી બે દાણ યોગ છે તે કે નહીં યોગ તો વાંધો નહીં કે સાથે ફરવાનું મન થાય જોડે દાદા છે દાદા એ જ આપણે સિદ્ધાર્થમાં છે દાદા એ જ આપણે નિકાલ કરો અને શુદ્ધાર્થ બસ તમારી જોડે જ છે શુદ્ધાર્થ નહીં દાદા તમારી જોડે જ છે મને એમ કે બહુ થોડું <laughs> આ તો પ્રેક્ટિસ પાડે કે તારી લાઈફ સ્ટાઈલ કેમ રહી છે કામ વગર પછી મારે જોવાનું કે મારી આવી રહી છે દર્શન કરીએ રાતે અગિયાર વાગે અહીંયા આગળ આવીને દર્શન કરી જાય મગર મેં કોલ હજી તો હર બાર વાગે ઊંઘી જાય છે અને કોલો કર્યો દાદા મને શું ટાઈમ ટાઈમ છે નિયોગ મૂકવા આવશે ત્યારે ખબર પડશે ના જોઈશું ને હવે નિયોગ ખબર પડશે એટલે જવું પડવાનું એટલે જવાનું પછી તમે ઓછા એ વાંધો નથી નવ સાથે ફરવું હોય તમારે ઠેર રહેવું પડે બધું તો એનું દુઃખ કરે એટલે દુઃખ નહીં પણ આપણને એમ થાય છે લટકણ ક્યાં ફરીએ દર્શન થાય

પછી વધારે એ સારી જગ્યાએ વાપરી સારી જગ્યાએ વાપરી એ લોક ના કહેવાય <laughs> જવાબ જવાબ એ બધા આપણે ગણ્યા છે દાદા ભગવાન આપણે જે જે કાંઈ બોલીએ વધારે સારી કચરી મંત્ર બોલીએ બધા એ બધું નાનું હોય છે પણ કચરી પણ તો બધી ભજના જ હશે ચોપડીમાં જે જે કાળા પેલામાં શું